એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા કાવ્યા અને પ્રેમ વાર્તા સાંભળે છે આવો આવો કાવ્યા બેન પ્રેમ ભાઈ અને ઓ હો હો હો હો આમ દુબઈમાં બેઠા બેઠા માન્યા અને ગોપાલ પણ વાર્તા સાંભળે છે આવો આવો મારા ભટુરિયાઓ કાવ્યાબેન પ્રેમભાઈ માન્યા ગોપાલ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધા ભટુરિયાઓને એક મીઠી મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો શૈલેષભાઈ રાયચુરાની વાર્તા છે અને વાર્તાનું નામ છે બુલબુલ અને ખિસકોલી એક સુંદર મજાનું ગુલમોહરનું વૃક્ષ હતું તે વૃક્ષ ઉપર એક બુલબુલ પોતાનો માળો બાંધીને એમાં આનંદથી રહેતું હતું એ બુલબુલને ગીતો ગાવાનો ભારે શોખ હતો તેના કંઠમાં કુદરતે ગીતોનો એવો મીઠો મીઠો રસ ભરી દીધો હતો કે વાત ન કરો એટલે સાંજ પડતા જ એના કંઠમાંથી સુંદર મજાના ગીતો વહેતા થતા હતા મીઠા મીઠા ગીતો સાંભળવા માટે આસપાસના વૃક્ષો ઉપર રહેતા પંખીઓ બધા ઉમટી પડતા પંખીઓમાં ખાસ તો મેના ને પોપટ મોર ને ઢોલ હોલા ને હોલી કાબર ને કોયલ કબૂતર દેવચકલી ચક્રવાક ને બપૈયા રહેતા હવે એક દિવસની વાત છે હો સાંજનો સોનેરી સમય હતો ઠંડી મીઠી હવા વહેતી હતી અને ગુલમોહરના ઝાડ ઉપર આ બુલબુલ સુંદર મજાના ગીતો ગાવામાં મશગુલ હતું બીજા પંખીઓ ટોળે મળીને ગીતો સાંભળવાનો આનંદ લઈ રહ્યા હતા બરાબર આવા સમયે એક ખિસકોલી ક્યાંકથી આવી ચડી અને એણે ગુલમોરના ઝાડ ઉપરનું આવું કુદરતી વાતાવરણ જોયું સુંદર મજાનું આથી એના માનમાં ઈર્ષા ઉભરાઈ આવી એ તો બહુ ઈર્ષા ખોર હતી એટલે એણે મનોમન નિર્ણય કર્યો કે કાલ સવારે એ બુલબુલ પાસે જવું જ પડશે બીજે દિવસે તે ઈર્ષાળુ ખિસકોલી બુલબુલના માળા પાસે પહોંચી ગયો અને પછી ગરજતા સ્વરે બોલી ઉઠી અરે એ બોલ બોલ ચાલ મારું ગુલમોહરનું વૃક્ષ છોડીને બીજે ચાલ્યું જા જોઈએ બુલબુલ ખિસકોલીનો ચહેરો જોઈને બોલું આવો આવો ખિસકોલી બેન શું વાત છે ખિસકોલી બેન બુલબુલનો મીઠો સ્વર સાંભળીને ખિસકોલી તો વધુ ભડકી ઉઠી અને બોલી આ ગુલમોહરનું વૃક્ષ મારું છે હું આ ગુલમોહરના વૃક્ષ ઉપર ઘણા સમય થયો રહેતી હતી થોડા દિવસ હું બહાર ગામ ગઈ એમાં તો તું મારું આ ગુલમોરનું વૃક્ષ પચાવી પાડવા લાગ્યું છે બુલબુલ બોલું ખિસકોલી બહેન આમાં પચાવી પાડવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત નથી થતો આ વૃક્ષ ઉપર કોઈ રહેતું નહોતું એટલે મને થયું કે માળો બાંધીને હું આ ગુલમોહરના વૃક્ષ ઉપર રહું અને એનું મેં જતન કર્યું છે હો માટે આ વૃક્ષ ઉપર રહું છું બાકી મારા મનમાં કાંઈ નથી બીજું ખિસકોલી આ સાંભળીને કહે અરે વૃક્ષનું જતન તો હું પણ કરી શકું છું તું જતું રહે અહીંથી અને આમ તે ખિસકોલીએ બુલબુલને ગુલમોહરના વૃક્ષ ઉપરથી તગેડી મૂક્યું બુલબુલ તો દુઃખ સાથે ગુલમોહરનો વૃક્ષ છોડીને બીજા એક વૃક્ષ ઉપર જતું રહ્યું બુલબુલ જે વૃક્ષ ઉપર રહેવા ગયું હતું તે વૃક્ષ પાંદડા વગર તદ્દન નિર્જીવ ને સાવ મરેલા જેવું લાગતું હતું હો સુકાઈ ગયેલું હતું પરંતુ બુલબુલ જેવું એ વૃક્ષ ઉપર રહેવા ગયું કે એ સાથે જ એ વૃક્ષ તો દિન પ્રતિદિન વિકાસ કરતું ગયું એને તો કુણા કૂણા પાંદડા ફૂટતા ગયા નવી નવી ડાળીઓ આવી અને થોડા સમયમાં તો એ ઝાડના રૂપ રંગ ખીલી ઉઠ્યા ભાઈ ડાળીએ ડાળીએ ફળ ફૂલો લહેરાવા લાગ્યા આ જોઈને બીજા પંખીઓ તો આશ્ચર્ય પામી ગયા હો એમને તો ભારે નવાઈ લાગી જ્યારે પેલી ઈર્ષાળુ ખિસકોલી જે ગુલમોહરના વૃક્ષ ઉપર રહેતી હતી ને એ વૃક્ષના તો બધાએ પાંદડાઓ ખરી ગયા અને એ તો સાવ નિર્જીવ મરેલા જેવું બની ગયું સુકાવા માંડું બોલો આ જોઈને ઈર્ષાળું ખિસકોલી ગભરાઈ ઉઠી હો અરે આ શું આ શું થાય છે બીજા પંખીઓ પણ આવો અદ્ભુત ચમત્કાર જોઈને દંગ રહી ગયા અને મનોમન વિચારવા લાગ્યા કે નક્કિયા બુલબુલ કોઈ દૈવી પંખી છે ભગવાનનું પંખી લાગે છે અને ત્યારબાદ એ તો ખિસકોલી પસ્તાવા સાથે બુલબુલ પાસે ગઈ ભારે પસ્તાવો કરે અને બે હાથ જોડીને માફી માગતા અવાજે બોલી બુલબુલજી બુલબુલજી હું ખરેખર તમારી ગુનેગાર છું મેં તમને વગર વાંકે ગુલમોહરના ઝાડ ઉપરથી તગેડી મૂક્યા હતા તમારો કાંઈ વાંક નહોતો છતાં પણ એ બદલ મને ક્ષમા કરજો મને માફ કરજો અને વધુ નમ્ર બનીને ડાય બનીને બોલી તેમજ તમે ગુલમોરના વૃક્ષ ઉપર કાયમ માટે રહેવા આવો તો તમારો મોટો ઉપકાર થશે હો બુલબુલજી ભૂલબુલે જોયું તો ખિસકોલીની આંખમાં પસ્તાવાના આંસુ હતા હો અને એને તે ખિસકોલીની દયા આવી અને પછી એ ખિસકોલી સાથે ગુલમોરના વૃક્ષ ઉપર રહેવા ગયું બુલબુલ બસ પછી તો ખલ્લાસ ગુલમોરના વૃક્ષને બુલબુલનો સ્પર્શ થતા ગુલમોહરનું વૃક્ષ તો આનંદિત થઈને ડોલવા લાગ્યું અને વૃક્ષની નસે નસમાં ડાળે ડાળમાં નવા નવો સંચાર થયો અને એ તો ફરીને પાછું લીલું થવા લાગ્યું થોડીક વારમાં તો ગુલમોરના વૃક્ષ ઉપર તાજા તાજા લીલાછમ પાંદડા અને રંગબેરંગી ફૂલોનો ફાલ લહેરાવા લાગ્યો ભાઈ આ જોઈને ખિસકોલી સાથે બીજા પંખીઓ આનંદથી પૂર બારમાં નાચવા લાગ્યા અને ગુલમોરમાં બધા પંખીઓ ને કિશકોલી સાથે હળી મળીને રહેવા લાગ્યા ભાઈ તો ભાઈ આવી હતી આ બુલબુલ અને ખિસકોલીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં બુલબુલ આવશે મીઠા મીઠા ગીતો ગાશે અને આપણે બધા ઘસ ઘસાટ ઊંઘીશું આવજો